ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન ધ્યાન ક્યાં છે હા ભાઈ ખરા પણ ધ્યાન ક્યાં છે કોણ જાણે ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય તો કઈ ભગવાન નો ધર્મ પાડ્યો કહેવાય આખો દાડો કર્યા જ કરે છે લોકો તને માન માયા લોભ જી બયા છે નિરંતર બયા જ કરે હમણાં ત્યાં દાદા ચૌદ માસ હતી પધાર્યા છે ચૌદ માસ વિચાર નથી ભાન નથી તું મારે ઠોકા ઠોક કરે ઠોકા ઠોક સીધી ઘડી વાત ધ્યાન શું પડે વિચારવંત માણસને જાગ્રત માણસ ને ચેર કેવી રીતે પડ્યા સંસારમાં સત્સંગ કરો છો થોડું કરે છે ખાસ નહીં અંદર મહી અંદર ફેર્યા જ કરે ગુસ્સો એટલો બધો નાટક નથી એ સમાધિ આગળ રાખવી જેવું રાખતા ભાવે એટલી જેટલી શક્તિ હોય વાપરે શક્તિદાનંદ છે પણ બીજી નહીં જરા આ બહારની ઉપાધિ પાછી આવે ને બધા સંસાર વ્યવહારમાં મરેલા ને બધા વ્યવહારમાં રહેલા એકાગ્રતા તો કાયા એકાગ્રતા સવાલ તારે રહેશે એકાગ્રતા પેલો મોક્ષ આ ને પછી પેલો દેહ હાથે થાય તારે જય સચિદાન આત્માનું આ તો ધ્યાન કમ્પ્લીટ થયું એનું નામ શુક્લ ધ્યાન અને ધ્યાનની શરૂઆત કરે ત્યારે તો ધારણા ધ્યાય ધ્યેય ધારણા દાતા એ બધું સાથે રહેવું છે ધર્મ ધ્યાન કોને કહેવાય તો તમને બે બધા સગાવાળા બેઠા હોય તે જયારે મારે તારે વધારે પ્રકાશ કરે કોઈ મારે તારા જ્ઞાન વધારે પ્રકાશ કરે તને પ્રકાશ કરે છે નહીં કરતા જરા કોઈ ગાળો બાળો ભરે છે અમારી બહુ તમે થઈ બીજા બહુ જણા આવે છે એ પરીક્ષા કેટલાક માણસો બોલે ખરા પણ આ તમને ખાસ પરીક્ષા થઈ પરીક્ષા થઈ હેલી હેલી નથી આ વર્લ્ડમાં વર્લ્ડી અજાયબી છે વર્લ્ડમાં આવું કોઈ જગ્યાએ હોય નહીં તે તમે ના જોયું હોય એવું બધું દેખાય એ બધા માણસ ભેગા થયા ને તો અહીં આગળ જેટલા મળે એટલા તો અહીંયા આગળ હ હ તો અમર કહી જાય અને પાછા પાછા બૂમ ના પાડે કોઈ કોકના પગ ઉપર પગ પડ્યો હોય તો બૂમ ના પડે કશું બૂમ ના પડે કારણ નહીં સુખ છે એટલે અને બહાર છેડા છેડા બેઠા હતા હાથ હડે કેમ હાથ હડે કારણ મહી દુઃખ છે એટલે મહી દુઃખ છે ને એટલે પછી બહાર બહાર દુઃખ દુઃખ લાગ્યા કરે બળતરો માણસ ધુમો જ પાડવા કરે અને શાંત થયેલો આપણે અહીં કશું બૂમ નહીં બરેલો નહીં એનો પરીક્ષા તો સારી કરી ને તને થઈ ગઈ પરીક્ષા આવું બધા બાપુજી બધા કરે શા માટે કરવાની જરૂર આમાં શું ફાયદો રહ્યો એટલું બધું ગણ્યા કરે પછી કનુભાઈએ કહ્યું કે ભાઈ કરતો ખરો જરાક તો માની વળી કે માની પછી એને સમજ પડી કઈ છે વિચારધારા કોઈ વાંચવાનું કોઈ પરીક્ષા સારી કરી બરાબર બધા દેખાય છે કહેવાનું શું કે આ બધું જે તમે અત્યારે ડિસ્ક્રાઇબ કર્યું પૂછો તમે તો રિઝનેબલી પહોંચી શકાય છે આપણે કરવું સમજો આને માટે આજે વિચારધારા જે છે એ જ્ઞાનથી એક્સપિરિયન્સ કરી શકાય છે કે કઈ રીતે એ જાણી શકાય એક્સપિરિયન્સ કરી શકાય ખાલી કૃપા કરી હા બેઠા છે દેખાય છે ભગવાનના એ તો એમ પટેલ છે ભાઈ અંદર ભગવાન પ્રગટ થયેલા તમે કૃપા થઈ બાકી વાંચ્યા છે કરોડ અવતારે ઠેકાણું નહીં મળે શાસ્ત્રમાં તો એટલું લખેલું હોય ભાઈ એનું ડિરેક્શન બતાવેલી હોય વસ્તુ ના બતાવેલી એટલે ડિરેક્શન આપે વસ્તુ તો જ્ઞાની પાસે હોય જ્યાં જ્ઞાની સદક જ્ઞાની હોય તો મારી ભગવાન થી થોડાક જ નીચે કામ ના થાય ને જેની પાસે ક્રોધ માન માયેલો છે આપણું કામ થઈ થાય આ તો જ્ઞાનના પ્રકાશથી બધાનો આનંદ આનંદ ઓછું રહે મુશ્કેલીમાં વધારે બાકી આ બહાર નું જ્ઞાન છે ને તે સારા વાતાવરણમાં સરસ રહે વાતાવરણ બગડ્યું કે એ બગડ્યું અને આ તો વાતાવરણ ગમે તેવું હોય ને છતાં વાતાવરણ સારાનું પસંદ કરવું જોઈએ પસંદ ક્યારે કરવું જોઈએ પેલું ના ચૂકે એમાં તો માનસિક સંપૂર્ણ જળવાય એટલું ઘણું એમાં એવી વસ્તુ ગારો ભરે તે તને જ્ઞાન હાજર રહે દાદા જો દાદા હાજર રહે ને તારે હા દાદા હાજર ઉભા રહે આપી દે હા પણ એમ કે તમે કાયમ દાડો પડે તો તું ના કહ્યું ના ભાગ જ્ઞાન આધારે તો ફાયદો થતો હતો પણ કાંઈ ગમે નહીં ના ગમે જગદીશ સહયોગી પુરાવા ઉપર જ આવી ને વસ્તુ અંતે તો એ પુરાવા ઉપર જ આવી પુરાવા ઉપર બેઝ ઉપર આવે ને વસ્તુ આખી સહયોગી પુરાવા એટલે સંજોગ ઉપરથી સમજીને આપણે જે પુરાવા માની રાખીએ પણ એ એકચ્યુઅલી દૂધ શું છે એક્સપિરિયન્સ શું છે એ કે છે આપણને ખબર છે કેવા પાછા તે સાયન્ટિફિક વૈજ્ઞાનિક આપણે અહીં આમ આમ કોર્ટમાં થાય છે સહયોગી પુરાવા એવો નહીં આ વૈજ્ઞાનિક છે અંડરગ્રાઉન્ડ એટલે આપણે ખબર નથી અલ્ટિમેટલી તો બિલીફ ને હે નહીં એ બિલીફ એક્સપિરિયન્સ કરી શકીએ આપણે જે જોઈ શકીએ આર્થિક પાવર હોય તો સમજી શકે એવી વસ્તુ છે ગ્રાફિક કાર્ડ હોય તો સમજી શકે એવી વસ્તુ છે બિલીફ નથી તો અને બિલીફ આ જગતમાં આ જે છે દુનિયામાં જે છે ને તે બધું વસ્તુ બિલીફ જ છે દુનિયા દુનિયા રોંગ બિલીફ ઉપર છે અને હું હું રાઈટ બિલીફ ની વાત કરું છું બિલકુલ રાઈટ બિલીફ ઇઝ ગુડ પણ wrong belief can be wrong also એટલે બને ને આ બધી જ રોંગ બિલીફ છે આ બધી તમે કહો છો જલ્દીથી રોંગ બિલીફ આનો કોઈનો દીકરો થયું આ મામાનો દીકરો થયું છોકરાનો બાબો ફાધર થયું આ ધણીનો વાઈફ આ વાઈફનો ધણી થયું બધી રોંગ બિલીફો હું અખાનો છું એ રોંગ બિલીફ હું પાંત્રીસ વર્ષનો ચાલીસ વર્ષનો છું એ રોંગ બિલીફ બધી જ રોંગ બિલીફો એક પણ રોંગ બિલીફ કોઈ વસ્તુ જ નથી તમારી પાસે એ રોંગ બિલીફ જ્ઞાની પુરુષ ફ્રેક્ચર બરાબર તમે કહો સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઉપર હે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કે સાયન્ટિફિક વૈજ્ઞાનિક સહયોગી પુરાવા વૈજ્ઞાનિક એટલે અંડરગ્રાઉન્ડ આપણને ખબર ના પડે તો પણ સહયોગી પુરાવા એક નહીં અનેક સહયોગો બધા ભેગા થઈને આ કાર્ય થાય સહયોગ કે સહયોગ કે સહયોગ તો સંયોગી બીજું શું સંયોગી તો સંયોગ સહયોગ નહીં સકર્ષણશીલ તો એ પુરાવા તો એમ કે આ નથી તમારી ભાઈ આવે ખરો વરી વારી પાક્યો ક્યારે પાક્યો વારી વાર લાવ્યો ક્યારે તેને વેચ્યું ક્યારે અને તેમાં તમારે ઘરવા હાથમાં આવ્યું ક્યારે અને તે તમારે પણ મુકાયું ક્યારે તમે ખાધું ક્યારે તમારી તમને દેખો તારે નથી આ તો કારેલા છે સરસ છે પણ એમ ના ખબર કે આ સાથી ભેગો થયો સાથી આ સહયોગ ભેગો થયો what is what are the causes એ કોઝિસ જગત સમજ્યું બરાબર એમ એવું સમજો હું શું કહું છું કે આપણે એમ કહ્યું કે આપણે એમ કહ્યું કે સહયોગી પુરાવો બરાબર સહયોગી કે બેઝિકલી ટ્રુથ થવું એમ તો નથી એનો મિનિંગ થતો એમનો પ્રશ્ન એવો છે કે આ સંયોગી પુરાવા એ ટ્રુથ તો ના કેવાય ને ટ્રુથ વસ્તુ ટ્રુથ છે સત્ય વસ્તુ સત્ય છે એ બેઝિક છે ને સંયોગિક પુરાવા એથી જુદા છે ને સત્ય જે છે સત્ય હા આ જગતમાં સત્ય તો કોઈ જગ્યાએ હોતું જ નથી જે સત્ય છે સાદૈક સત્ય છે કેવું રિલેટિવ સત્ય ને રિલેટિવ રિયલ ટ્રુથ કે આ ટેપ રેકોર્ડર ટેપ રેકોર્ડર એમ એમ કાંઈ તો રિલેટિવ ટ્રુથ એ પાર્શલ ટ્રુથ હોય અને રિલેટિવ રિયલ ટ્રુથ તો હોય ને જેવું ટેપ રેકોર્ડર છે રિલેટિવ બધું છે રિલેટિવ બધું સાંભળ્યું છે નથી રિલેટિવ હું જોઉં છું તમે કારણ કે મારું નોલેજ લિમિટેડ છે મને તો મારું તો પાસ લિમિટેડ જ મારું તમે કહો છો રિયલ ટ્રુથ છે તો કયું છે એવું તમારે માન્યમાં કોઈ પણ વસ્તુ જે પણ વસ્તુ છે દુનિયામાં જે કઈ વસ્તુ આપણે જોઈએ છીએ એ બધી અગર કોઈ વસ્તુ ના થાય કેમ છે લોકો લોકો પાંચ ઇન્દ્રિયના આધીન છે એ અતિન્દ્રિય પ્રત્યેક છે રિયલ કોઈ રિયલ સત્ય છે ને તે અતિન્દ્રિય સત્ય છે આ ઇન્દ્રિય સત્ય દેખાય અને તે અવિનાશી હોય કેવું એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ છે આ world is not created at all God has not puzzled this world at all. The world is the puzzle itself. The world is the puzzle itself. God has not puzzled this world. ભગવાને પઝલ કર્યું હતું એને પકડી મંગાવશે બે વાળા મોકલી આ બીજા બધાને પકડ્યા અમિશા વાળા એને પકડી દીધા પણ એને પકડી એને કર્યું જ નથી ને ઓનલી સાયન્ટિફિક સર્કસ તમારે થાળીમાં આવે છે ત્યાં રોટલી કયા ઘઉંની છે તમને કશું ખબર નથી ખબર ખા ખા કર્યા કરે છે ક્યાંથી આ ઘઉં કોણે લયા જાય બેનને કઈ સાંભળ્યું નહીં ઘી કોને ઘેરથી આવ્યું ફરણ ઘેરથી આવ્યું કઈ ભેંસનું ઘી કઈ ગાયનું ઘી તો બસ ખા હાથ કરે છે સુઈ જાય પછી પછી બેભાન પડામાં ચાલ્યું ગયું ઉઘાડી વખતે ઉઘાડશે જગત પછી વિચારતો જ નથી મનમાં એમ લાગે છે હું કરું છું હું કરું છું હું ન્યા કર્યું ન્યા કર્યું સદા જવાની શક્તિને હું શું કર્યું તમે સમજાયું સંદાસ જવાની શક્તિ છે જયારે ઠીક છે છું એ તો સમજુ છું ચંદા જવાની શક્તિ કઈ શક્તિ છે મને કહો તારે તમને કોણ ચલાવીને અહીં લાવ્યું આ જગતમાં અકસ્માત જેવી ચીજ બનતી નથી જેને અકસ્માત લોકો કે છે એ અકસ્માત નથી પણ એ લોક ભાષામાં અકસ્માત કહેવાય અકસ્માત જેવી કશી વસ્તુ બનતી જ નથી and incident has so many causing an accident has too many causing an incident has so many causing an accident has too many causes એટલો જ ફેર છે એને આપણે લોકો એક્સિડન્ટ અકસ્માત તો જેવું વસ્તુ જ નથી ને અકસ્માત કશું બને જ નહીં અકસ્માત કશું બને નહીં કારણ કે આ જગત પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે એટલે સેકન્ડ સ્ટેજમાં આવેલું છે ફર્સ્ટ સ્ટેજમાં નથી ફર્સ્ટ સ્ટેજમાં બદલાય સૂક્ષ્મમાં હોય ત્યાંથી બદલાય સૂક્ષ્મથી સૂક્ષ્મમાં સ્થૂળમાં આવ્યા પછી બદલાય યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય પણ યોજના રૂપકમાં આવવા મળી ત્યાં ફેરફાર થાય તમારા હાથમાં શું શું છે કોણ મનાવે તમારા હાથમાં કઈ ગઈ સત્તા છે સત્તા નથી ગઈ એનું શું કારણ તમે પણ જે જાણતા નથી તે તમે પણ છો એ જાણો એટલે તમે જાણો મારી સત્તા પણ છે એવું તમને અનુભવમાં આવે આ સત્તા છે તમારી જેવું નથી અનુભવ આ તો તમારી સત્તા જ નથી મારી સત્તા નથી આજે હું બોલી રહ્યો છું તે મારી સત્તા નથી આ આ તો રેકર્ડ બોલી રહી અને મારી સત્તામાં તો બોલ બોલવાની શક્તિ નથી તમે બોલો છો નહીં બોલતા જે ટેપ કરે છે તમે બોલો છો તમે કેવો લાગે એ નથી જાણવાની જે મને આ છે તો મારું મારે તમારું પાસે સમજવાની જરૂર નથી માનતો હોય ને ઇગોઇઝમ હોય તમારો ઇગોઇઝમ કોને કહે છે તમે સમજ્યા તમે સમજ્યા નહીં તમે તમને સમજાવું ઇગોઇઝમ ઇગોઇઝમ એટલે શું કે આ લોક ભાષાને ઇગોઇઝમ તમે સમજ્યા હું હું ને ઇગોઇઝમ કહું છું અહંકાર તે અહંકાર તો દરેક જીવનામાં હોય જ અહંકાર એટલે શું પોતે કરતો નથી છતાં પોતે કે છે હું કરું છું તમે બોલો છો એવું મેં કર્યું આ મેં કર્યું એટલું બોલતા નથી તો પોતે કરતા નથી ત્યાં કે હું કરું છું એનું અહંકાર એ કે આ ઇગોઇઝમ છે કેવી રીતે ખબર પડે એમ પ્રશ્ન શું વાત નથી ઇગોઇઝમ અહંકાર કેવાય કે અહંકાર નો અંગ્રેજી છે નહીં તમે અહંકાર નો અંગ્રેજી શબ્દ જ નથી એટલે ફૂલ નો શબ્દ છે એટલે આમ તમને સમજાવવા માટે બોલીએ બરાબર બાકી અહંકાર એટલે પોતે જ્યાં નથી કરતો ત્યાં પોતે કે હું કરું છું એનો અહંકાર જ્યાં પોતે નથી ત્યાં હું જગદીશ છું એનો અહંકાર પોતે જગદીશ નથી છતાંય છતાં પોતે કહે હું જગદીશ કહું છું એનો અહંકાર પોતે કોણ છે એ જાણે એટલે નિરહંકારી પોતે કોણ છું એ પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિરહંકાર કહેવાય સમજાય છે નો પ્રકાશ અહંકાર ઉપર પડે છે અને અહંકાર માંથી આ પ્રકાશ બહાર પડે છે એ જેવો જેવો ઇગોઇઝમ પાસે ઇગોઇઝમ જુદા જુદા જી માત્ર અને પ્રકાશ એ જુદો જુદો જેટલી કેપેસિટી ઇગોઇઝમ એટલો પ્રકાશ પ્રકાશની કેપેસિટી અને જ્ઞાન તો સભર વસ્તુ છે તો એ ઓછી વસ્તુ થાય એવી વસ્તુ નથી અને સ્વયં પ્રકાશ છે લોકો પરિવાર કે છે આ અમે જે ભણ્યા છીએ બધું સાયન્સ બાયન્સ બધું એ જ્ઞાનને કેમ જ્ઞાન ના કહેવાય સમજ પાડી ગઈ તમે જે ભણ્યા છે એ જ્ઞાન બુદ્ધિમાં સમાય તમે બધા સબ્જેક્ટ જાણતા હોય આખા વર્લ્ડના સબ્જેક્ટ જાણતા હોય તો એ બુદ્ધિમાં સમાશે એનું શું કારણ તારે મારે કહેવું પડશે કે અહંકારી જ્ઞાન ને બુદ્ધિ કહેવામાં આવે છે અહંકારી જ્ઞાન છે જે તેને બુદ્ધિ કહેવામાં આવે છે નિરહંકારી જ્ઞાન ને જ્ઞાન કહેવામાં આવે છે એટલે અહંકારી જ્ઞાન તે ઇન્દ્રિય પ્રકાશ થઈ ગયો એટલે એને આખી દેખાય પોતે કોણ છું તે જ ના દેખાય પોતે પોતાને દેખાય નહીં એવું અહંકારી જ્ઞાન સમજાયું હા સમજાયું સમજાયું પેલું બેટરી ચાર્જ છે આ જો આપણી થયું એ વાત તમને ખાતરી થઈ ગઈ બરાબર ના નહીં બરાબર પરસત્તામાં ખાતરી તેમાં શું મન મન હોવું છે ને મન મન તો આપણા પાંચ એક્સપિરિયન્સ જે છે આપણે જે આપણે જે કામ કર્યું છે જે અનુભવ છે આપણા આરતીના એના ઉપર એનો બેઝ રહે છે જન્મ ના નહીં આ જન્મના પાછલા જન્મના નહીં આ જન્મના જ્યાંથી આપણે આ જન્મ જરાય કે ઠંડો થાય મનમાં એક એક સમય એક પાસે યાદ પૂર્વભાવ યાદ એક એક બધી એક જ નથી બનતા મન ઉપરથી તો પૂર્વભાવ માં શું શું કાર્ય કરેલા છે મન ઉપરથી ખાલી ખબર પડે પૂર્વભાવ આ જે મન છે પૂર્વભાવ નું સર્વાયું છે પાછલો દુકાનમાં ચોપડો આ મન છે અને દુકાનમાં ચોપડો આજે જે મન તૈયાર થઈ રહ્યું છે તે આવતી ચોપડો છે બરાબર છે એ જ નથી સમજાવ બાકી બધું સમજાય જો એ જ કરો કે તમે કહેશો બરાબર તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો વાંચન કરવું જાત જાતના આજકાલ બધું ડિઝાઇન બધાની હોય છે ડિઝાઇનમાં ચેન હોય છે કેવું હવે આટલો દેહમાં બધા અનેક જાતના ચેન છે પછી વાણીમાં જાત જાતનું ચેન્જ પોતાની ઈચ્છા હોય મારે મીઠી વાણી બોલવી પણ બોલાવે મીઠી વાણી બોલવી છે એવું એનો વિચાર આવે પણ એક શબ્દ મીઠી વાણીનો નીકળે નહીં પછી મનમાં એના વિચાર આવે કે મારે વિચાર નથી કરવા તો છતાં મને ખરાબ વિચાર આવે છે એવું આવે ને આવે હે એટલે આ બધું જે છે આનું કારણ હોવું જોઈએ મન આવું એ એક માનસિક કારણ હોઈ શકે ને એ આપણા મનના પડદા ઉપર આપણે જે માનસિક રીતે જે બધા વિચારો કર્યા હોય જે આજુબાજુ જોયું કર્યું હોય એક્સપિરિયન્સ જેની ઇમ્પ્રેશન તો એના ઉપર ક્યાં બધું આવે ઇમ્પ્રેશન એ રહેશે તો પણ બિંદી ગાય રહેશે એ ભૌતિક બીજા મોક્ષ વિચાર એ તો એ તો બાકી બધું ઇમ્પ્રેશન રહે છે લાઈટ રોમ રહે છે બધું ગમે એવું છે આ મન વાણી અને વર્તન એના ઉપરથી જે આપણને ઇમ્પ્રેશન પડે છે તે એના ઉપરથી કોઝિન ઉત્પન્ન થાય શું થાય આવતા બોલી માટે કોઝિન ઉત્પન્ન થાય બોડી ઇફેક્ટિવ છે તમને ખાતરી છે ઇફેક્ટિવ નથી ઇફેક્ટિવ ઇફેક્ટિવ ઇફેક્ટિવ પાસે દેતા અડાડે તમને ખબર પડે હે પડે ઇફેક્ટિવ છે ને પછી ઠંડુ ઠંડુ કઈ અડાડે તમને ખબર પડે એ તો લાઈફ છે ને પડે હે જિંદગી છે ને પડે ખબર જિંદગી છે એટલે ખબર પડે તાપ પડે ખબર પડે પડે બધા બધા ઊંઘમાં ખબર પડે ને પડે ઊંઘમાં પડે અમુક લેવલ ઉપર પડે તો જયારે જાગૃત થઈ ખબર પડે હવે આ બધાનું શું કારણ હશે આ બધાનું આ ઇફેક્ટિવ એનું કારણ એ કે જે છે નાનપણથી છે તમને ના સમજાયું એનું કારણ એ હોઈ શકે હું સમજુ છું કે જન્મ પછીના જે અનુભવો છે ગરમી ઠંડી આથી જે બોડી એ બધા જે અનુભવ કરી લીધેલા છે એના છે પણ જન્મ અને આ જન્મ વચ્ચે નાના છોકરા બોડી છે હોય ખરું નાના છોકરા હોય ને કેમ આ નાના છોકરા બોડી ઇફેક્ટિવ નહીં ગર્ભમાં હોય તો ઇફેક્ટિવ હોય છે બરાબર એની માં મરતું થાય ને તો એની અસર પડે છે સમજાય ને એવું મન પણ ઇફેક્ટિવ છે મનને કદી કશું જોયું પોતે વિચાર કર્યો હોય કે મારા મારે ખરાબ કાર્ય વિચાર નહીં કરવો કદાચ કોઈ જગ્યાએ કોઈ ભાઈ જોવામાં આવી ગઈ ના કરવો એટલે થયા એનું કારણ શું કે હિસાબ કેવું છે એ તો બરાબર એ તો સમજુ છું હે એવું સમજુ છું હું શું કહું છું કે જે આગલા જન્મની જે હા એ બરાબર છે આ ઇફેક્ટિવ છે આ જન્મનું બધું કબૂલ કરું આ જન્મ આ જન્મના બધે આજે તમે કયા હારી વાત ખબર ઇફેક્ટિવ મન આ બે ઇફેક્ટિવ છે વાત ખાતરી થઈ ગઈ આ બે ઇફેક્ટિવ છે ખાતરી થઈ નથી એનો આગળ કોશિશ હોવા જોઈએ નથી પેલો થઈ ગયો જન્મ તો એનો કોશિશ બાકી બધું આ સમજાય થાય ત્યારથી કોશિશ જે કઈ હોય અગર એના એ બધું કબૂલ કરી શકું એવું છે આગલા જન્મ ને કારણે કે આનો સારા ફેમિલી જન્મ થયો જન્મ ના કર્મ નો એ ન સમજાય ન એટલે અનુભવ નથી થતો સમજાય એમ આ મણ વગર ગાય ઇફેક્ટિવ છે ધર્મથી ઇફેક્ટિવ સૂક્ષ્મ વસ્તુ છે એ કોઝિજ સ્થૂળ વસ્તુ અને ઇફેક્ટ બધી સ્થૂળ વસ્તુ છે બરાબર એટલે સૂક્ષ્મ વસ્તુ છે એ કોઝિજ એકલા જોડે જાય છે મરી જાય છે ને ત્યારે કોઝિજ ગુંચો કહું છું ને ગુંચો એટલે જોડે કોઝિજ જાય ફક્ત એ ગરીબ આવતા ભાવ ઇફેક્ટ થાય છે આવતા ભાવ અને ગયા ભાવ જે છે અનુભવ અને ભાવ <laughs> ને એને એને લિંક કેવી રીતે થાય આપણે કે ફલાણા ત્યાં જન્મ તો ફલાણા ત્યાં આવો જન્મ થવાનો છે એ પૂર્વ જન્મના કર્મ આપણે કહીએ છીએ બે ભેગું થાય અને ત્યાં બોડી બંધાય છે ઇફેક્ટિવ ઉત્પન્ન થાય છે બોડી બધે બંધાય બધે ઇફેક્ટિવ થઈ ગયું એ બધું કોઝિટમાંથી આ ઇફેક્ટિવ બોડી થયું છે <laughs> અને ઇફેક્ટિવ એમાંથી ફરી પાસે કોઝિજ ફરી પાસે બંધાય તે પછી આવતો ઇફેક્ટિવ થાય છે કોઝિજ ઇફેક્ટ ઇફેક્ટ અને કોઝિજ ઇફેક્ટ ઇફેક્ટ અને કોઝિજ બસ ચાલે ચાલ્યા જ કરે એને કોઝિજ બંધ કરી દે જ્ઞાની પુરુષ એટલે ઇફેક્ટિવ એટલું રહ્યું કોઝિજ થાય કોઝિજ બંધ થઈ જાય એટલે મોક્ષ પરવાળો થયો કોઝિજ બંધ થઈ જાય શું કોઝિજ છે જાણો છો રાગદ્વેષ ક્રોધમાન માં લોક એના ટૂંકામાં અક્ષરમાં કેવું હોય તો રાગ થયેલું એટલે ચાર થઈ ગયું છે ડિસ્ચાર્જ થતો જરા લાગે સારા મળી હે જે થયું તે સારા માટે પોતાના સન્માન બધા મનના લક્ષણ આ લક્ષણ કોના આત્માના લક્ષણ કોઈ જગ્યાએ કશું એવું નથી લક્ષણ પછી ના સમજણ પડે છે આ કોના લક્ષણ છે કોના લક્ષણ બધા બધા મન છતાં અમુક લક્ષણ તો આત્મા નહીં પણ આ મન નો જ લક્ષણ છે પણ આત્મા હેતુ ના આત્મા હેતુ દાદા પ્રયત્ન આ મનનો લક્ષણ નથી આ ચિત્તનો લક્ષણ ચિત્તનો લક્ષણ ચિત્ર ચિત્તના એટલે અહીં ગમે છે એ ચિત્તના લક્ષણ છે અને ઘેર ગમે છે મનના લક્ષણ છે ચિત્તના ના હોય ચિત્તના ના હોય બનતા મન ના હોય પાસે ચિત્તના હોય બરાબર પ્રયત્ન પુરુષાર્થ અને પ્રારબ્ધાર્થ અને વ્યવસ્થિત છે પ્રયત્ન પુરુષાર્થ અને પ્રારબ્ધ પ્રારબ્ધ અને પ્રયત્ન એક જ છે એક જ રસ્તો છે બીજી વસ્તુ નથી ને